પેજ નંબર ફાઇવ વ્યવહારમાં ટાળો અથડામણ આમ આપણે આ ગાડીમાંથી નીકળીએ ને તરત પેલા મજૂરો તે હે અહીં આવ અહીં આવ પેલા દોડતા બે ચાર જણ આવે ચલ ઉઠાવી લે સામાન ઉઠાવી લીધા પછી ત્યાં આગળ કકડાટ માંડીને બહાર નીકળી બહાર નીકળીને કકડાટ માંડીએ બહાર બોલાવું છું એટલે આ શું છે પેલું ઇન્ડિયામાં પેલું જલ્દી ઉપાડ કે પછી ઉપાડીને બહાર નીકળે ને પછી કે સાહેબ પચાસ રૂપિયા પચાસ રૂપિયા હોતા હશે આટલું નાના સામાન માટે પચાસ રૂપિયા માગે પંદર રૂપિયા આપીશ પછી કકડાટ થાય <laughs> એને એવું કે છે અહીંયા પછી માસ્તરને બોલા એટલે સ્ટેશન માસ્તરને બોલાવું છું કે છે આટલા બધા પૈસા લેવાતા હશે તું આમ કરું છું તેમ કરું છું પછી સામાન ઉઠાવી લીધા પછી ત્યાં આગળ કકડાટ માંડીને માંડીએ બહાર નીકળીને માસ્તરને બોલાવું છું ફલાણું કરું છું આટલા બધા પૈસા લેવાતા હશે તું આમ કર છું તેમ કરું છું અલ્યા મુઆ ના કરાય અહીં આગળ અથડામણ ના કરીશ એ અઢી રૂપિયા કહે તો આપણે એને પટાવીને કહેવું ભાઈ ખરેખર તો રૂપિયાનું રૂપિયાનું છે વસ્તુ પણ તું બે લઈ લે હેન્ડ આપણે જાણીએ કે ચોટી પડ્યા એટલે એને વધતું ઓછું આપીને નિકાલ કરી નાખવાનો ત્યાં અથડામણ ના કરાય નહીં તો પેલો અકળાઈને બહુ તે ઘેરથી અકળાયેલો જ હોય તે સ્ટેશન પર કકડાટ માંડીએ તો મુઆ આ પાડા જેવો છે હમણે ચપ્પુ મારી દેશે આ તેત્રીસ ટકે માણસ થયો બત્રીસ ટકે પાડા હા બત્રીસ ટકે પાડો થવાનો હોય એક ટકો વધારાનો હતો તે માણસનો દેહ મળી ગયો ફરી મસાલો તો બધો પરિણતી તો બધી બત્રીસ ટકાવાળી જ રહી એટલે કે આની સાથે અથડામણ કરાતી એક દાડો મારે બને તો હું રિક્ષામાં આવ્યો તો પેલો એકદમ સો રૂપિયા માગવા માંડ્યો બધું આ તો સ્ટેશનથી આવવાનું પચીસ પંદર વીસ રૂપિયા થાય પછી લેવાતા હોય સો રૂપિયા લેવાતા હોય તો નીરમા ઉપર બધા તારા શેઠિયા જોડે ઝઘડો કરજે એને આપી દે પૈસા કે છે બધું બરાબર છે એટલે ત્યાંથી લે પૈસા લઈ જા નીરમા ઉપર જ ઉભા હતા દાદા આપણું વરુણ એપાર્ટમેન્ટમાં મને કે શેઠિયા જોડે ઝઘડો કર ને પંચોતેર રૂપિયા માટે ત્યાં કેમ સાહેબ પાંચ હજાર આપો ત્યાં માગ ને અહીં પંદર પચીસ રૂપિયા એ થોડો મકાન બાંધી દેવાનું છે ને બંગલો બાંધી દેવાનો આપી દે ને કે બધું બરાબર છે કચકચ કરવાની છૂટી ગઈ ત્યાર પછી પણ નેગોશિએટ તો કરાય ને હા એના મજા થોડા મળે નેગોશિએટ પહેલેથી નક્કી કરો નહીં તો પછી ચલાવી લો અને સમજીને જોઈએ જો આમાં કેવું છે આપણે એક પાઉન્ડ થાય માંડ માંડ એક પાઉન્ડમાં શું નુકસાન થયું હા આમ તો આમ તો અહીંયા પાર્કિંગના દસ પાઉન્ડ આપણે આપીએ છીએ પચીસ પચીસ પાઉન્ડ આપીએ છીએ એટલે હવે તમારે શું કરવાનું એમ એ બસો રૂપિયા માગે તો આપણે બે અઢી પાઉન્ડનો શું હિસાબ આમ તો પેલું પેલું પોપકોર્ન અઢી પાઉન્ડમાં નથી આવતું <laughs> ના હું તો અહીંયાનો હિસાબ કરું છું અહીંનો ને અહીંનો એવું જ કરવાનું કરવાનું પણ નિગોશિએશન કેવું પહેલાં કરો તમે પહેલેથી નક્કી કરી લીધું કરો પછી જે બન્યું નહીં સાહેબ આટલું ના હોય આ થોડું વધારે આપવું પડશે હા લે ને આપણે રાજી ખુશીથી આપો હા ગરીબ માણસો બિચારા કહે ને કે મજૂરી કરે છે એ લેશે તો થોડું એના એ પૈસાને શું કરશે કંઈ બીડી ફૂંકવાનો છે એના વાઈફને છોકરાને ખવડાવશે શાંત આપણે સારો પૈસો સારા ભાવથી આપો સારી રીતે વપરાશે નિગોશિએશન કેવું હોય તમારે કરવું હોય તો પેલી બે હજારની સાડી લેવી ત્યાં કરો <laughs> હા ફિક્સ પ્રાઇસ તો પછી અહીંયા ફિક્સ પ્રાઇસ સમજે પચાસ માગે તો પચાસ ફિક્સ પ્રાઇસ તમારે સામાન ઓછો કરો નહીં તો નહીં એ સામાન લઈને આવો આવો છો તો પછી એને આપો ભાઈ એ બસો માગે ત્રણસો માગે પૂરું કરો ફિક્સ પ્રાઇસ <laughs> જવાબ તો હોય છે સોના હિસાબમાં પતે છે નહીં તો દસના હિસાબમાં હા પણ અમને જોઈને એ લોકો તો ડબલ ભાવ કરે હે અમે જો અમને જોઈને તે લોકો ડબલ ભાવ ડબલ ભાવ તો પછી તમે છો એ ઇમ્પોર્ટન્ટ એટલે કરે જ ને ડબલ ભાવ હા આપણે દાદાના જ કહેતા મહેરબાન હોય મોક્ષે જનારા મહેરબાન હોય આ તીર્થંકરોને જ્યારે દીક્ષા લેવાની તો એક વર્ષથી આખા વર્ષમાં રોજ સોનામોર ને ચાંદી ને સિક્કા ને પૈસા ને ખૂબ અઢળક ઉડાડી દે એ ગરીબો બધા મેળીને લઈ જાય એક વર્ષ કરે વરસી દાન કરે તો આપણે મોક્ષે જવું છે ને આ પૈસા લઈને આવતે પાછું બાબા ત્યાં બાબા બેબી થઈને પછી જરાય નહીં હા તો પછી વેરો ને વેરતા જાઓ મહેરબાન હોય એ બધું છોડતા જઈએ ખુશી ખુશીથી એ તો બે પાંચ રૂપિયા વધારે લઈ ગયો શું વાંધો પચાસ રૂપિયા વધારે લઈ ગયો તોય શું વાંધો આપણે એક કલાક જોબ કરીએ ને તો આપણે આઠ પાઉન્ડ કમાઈ લઈશું અને પેલો બિચારાને એક આટલો સામાન ઉપાડીને લઈ આવ્યો તો આપણે મેં બસો રૂપિયા વધારે આપી દીધા શું ખોટું બે અઢી પાઉન્ડ આપણે ગયા આપણા એ કેટલો આશીર્વાદ આવે બેન સાહેબ બહુ સારા પછી મને બે મારે સોનું હતું પણ મને બસો આપ્યા કે છે કેટલા સારા છે હવે આટલું માન આપણને મળતું હોય દાદા કે મને જરાક માન આપે ને હું ઘણું બધું કામ કરતો હતો લોકોનું લોભ છૂટે ને લોભ તૂટે સારું ને પણ ના લંડનમાં મન છે ને એ પાઉન્ડમાં ગણતું હોય ઇન્ડિયા ઉતરે એટલે સીધું રૂપિયામાં ગણે પછી એવું જ ચીકણું થઈ જાય કચકચ કર્યા વગર રહી જ ના શકે ઇન્ડિયન સ્વભાવ પ્રગટ થાય પછી પ્રિજ્યુડાઇઝ હોય છે પણ હું તો હવે ધીમે ધીમે નોબલ થતા જાઉં તૈયારી રાખવાની છેતરવા માટે જાત્રા એટલે શું છેતરાવા માટે નીકળ્યા છે જાણી જોઈને છેતરાય એટલે સર વહેલો મોક્ષ થાય આપણો આ જાત્રામાં આ બધી મોટી મોટી ફાઇવ સ્ટાર હોટલો અને થ્રી સ્ટાર હોટલમાં તમે રહો છો ને આરામથી લૂંટે છે બોલો એવું વાસી પેલે ઇટલી ચટણી બધું ત્રણ દાડાનું પડ્યું હોય ને ગરમ કરીને આપે તમે ખુશ થાઓ અને આમ સાહેબ શું જોઈએ શું જોઈએ શું જોઈએ ખુશ ખુશ ઇંગ્લિશમાં બોલે તમારે હાથે તમે વધારે ખુશ થાવ અને મજૂર બિચારો પાંચ પચીસ રૂપિયા વધારે લઈ જતો હોય તો કકડાટ કરીએ અને આમ હોટલમાં ખાઈને આવે તો સાડા અઢી હજારનું બિલ હોય દોઢ હજારનું બિલ હોય મોટું મોટું એ ચલાવી લે કે ના પછી હિસાબ કરે ના અહીં લંડનમાં તમારે સાઠ પાઉન્ડ થયા તો વીસ પાઉન્ડમાં પતી ગયું કહેશે એ બધો ગુણાકાર કરે પાછો અમેરિકાના <laughs> ડોલરનો હિસાબ આ તો દાદાના જ્ઞાનમાં અમે સીધા થઈ ગયા છે સીધા ના થાવ ને તો લોકો મારીને સીધા મારીને સીધા જ કરતા હતા હા તમને કેમ મજૂર વાંકો ભેગો થયો માર કેમ આપે છે કારણ તમારે લોભની ગાંઠ તોડી આપે છે આપણને એમ લાગે કે મને આપણને આ વાંકા માણસો કેમ ભેગા થાય છે ખર્ચા કરાવે છે નુકસાન કરે છે લોભની ગાંઠ તોડી આપતા હોય છે પણ આપણે માણસને દોષિત જોઈએ છે આપણે દોષોને દોષિત ગણાવતા નથી ખરેખર આ ભોગવટો કોને આવ્યો પૈસા વધારે લઈ ગયો તો ભોગવે તેની ભૂલ આપણે સમજો આપણે જ ભોગવીએ છીએ એટલે આપણા લોભને અસર થાય છે માનને અસર થાય છે આપણા મોહને અસર થાય છે એટલે આપણા દોષો ઉગાડી આપે છે આ લોકો ઉપકાર માનો એટલે આ જાત્રા માટે દાદા ખાસ કહેતા કે જાત્રામાં જઈએ ને તો પૈસા વેરતા જ જવાનું આપણે સમજીને જ કેમ તો કે આપણી લોભની ગાંઠ તૂટે અને ગરીબો બિચારા કમાય હવે આ કાશ્મીરે ગયેલા તે નિરૂમાએ કે કોઈ બાર્ગેનિંગ કરશો નહીં લેવું હોય તો આરામથી સાત હજારનું કે હવે તમને ખબર છે ચાર હજાર તમારે લેવી હોય તો લેજો ના તમે બાર્ગેનિંગ ના કરશો આપો આ ગરીબો કેટલા વર્ષોથી બિચારાને કાશ્મીરમાં ગયેલા ત્યારે કેટલા વર્ષ ધંધા જ નહોતા ચાલતા નિરૂમાં ગયા ત્યાર પછી ધંધા ચાલુ થઈ ગયા કાશ્મીર ચડતી થઈ બધી પણ સરસ નિરૂમાની ભાવના કે નહીં એ લોકો ગરીબોને વેરી પૈસા વેરતા જજો આપી દો અને કોઈ આપણે કંઈ ખોટ જવાની જ નથી આપણે બધું અઢળક આવવાનું આ જવાની જગ્યા કરો ને એટલે પૈસાનો નિયમ છે નહીં આ તમને અનુભવ હશે આમ રૂમ બંધ હોય પછી આમ બહાર પવન જબરજસ્ત દેખાય એટલે આટલું જ ઝાડ હલે છે પવન જરૂર છે ગરમી ઘરમાં થાય છે એટલે આપણે એક બારી ખોલીએ બહાર હાથ કાઢીએ ને તો ઠંડક સરસ પણ આપણા ઘરમાં ઠંડક પહેશે જ નહીં પછી લોકો શું કહે છે એ પાછલી બારી ખોલો કહે છે પાછલી જરાક ખોલો એટલે ધસમસતો પવન અંદર આવે એટલે જવાની જગ્યા કરીને એટલે આવવાની શરૂઆત થઈ આપણા લોકો કહે આવશે પછી આપીશું આવશે પછી આપીશું એમ કહેતા ઠાટડીમાં જાય અપાય જ નહીં ને ના પહેલાં આપો પછી આવે એવો નિયમ છે અને આપણે આ ગરીબોને આપીએ સમજીને આપીએ છીએ જાણી જઈને તો બધા છેતરાય છે આ સાડીઓમાં ને આ બધું કાલે જ એક જગ્યાએ ગયેલો ને બાળક બાળક બાળકોના પુસ્તકો અરે પેલા નાની નાની છોકરાઓને રમકડા હોય ને ચોપડીની બધી કેટલા પાઉન્ડ તો કે નવ પાઉન્ડની બધા નવ પાઉન્ડ આટલી હા ચાર પુઠ્ઠા હતા છાપેલા નવ પાઉન્ડ ચોપડીના તો કે મા બાપો એટલા મોહમાં હોય ને એટલે છોકરા માટે બધો ખર્ચો કરે ત્યાં બાર્ગેનિંગ કરશું નહીં એટલે આ બે રૂપિયાની માલ પચાસ રૂપિયાનો માલ તો નવ પાઉન્ડ એટલે કેટલા થાય આઠસો નવસો રૂપિયાનો માલ મેં કીધું આ તો મજા જ છે આ લોકો આરામથી કમાય છે તો કે છોકરા માટે લાવવું તો પડે જ ને બરાબર આ બાબલા માટે અત્યારે પેલો પાછો શું કરે ફાડે આપણે અમારો બાબા હોશિયાર થઈ ગયો અલા નવ પાઉન્ડની ચટણી થઈ ગઈ પણ બાબા માટે ને અને અહીંયા પેલો મજૂર બે જ પાઉન્ડ વધારે માગતો હોય તો કકડાટ કરીએ આપણે એટલે આપણે લોભ છોડો સાધારણ તમારે ખૂબ જો એ કરવું હોય ને ચર્ચા આપણું બાર્ગેનિંગ તો મોટી મોટી દુકાનોમાં કરો એ ફિક્સ રેટ તારો ફિક્સ રેટ તારી માટે છે કહેવાનો મને સાતસોમાં આપવું હોય તો આપ ને મારે નથી જોઈતી તો બેન આમ કરીને છેવટે કહેશે સાહેબ લઈ જાઓ બારસોમાં તો બે હજારનો માલ બારસોમાં આપી દેશે કરો બાર્ગેનિંગ કરવું હોય તો ખોટા જ ભાવ હોય છે હા એ તો બાર્ગેનિંગ કરતા નથી આવડતું નથી આવડતું તો પછી આ મજૂરો જોડે નહીં કરવાનું ના હું એની સાથે ના કરું તો બહુ ડાયા મને તો ખબર જ ના તો કહો છો ને મને પૈસાની બહુ ખબર ના પડે બસ ના ખબર પડે ને એટલે બહુ આવે લક્ષ્મી હા દાદા કે ને હાવ જેમ ચક હોય ને લક્ષ્મી વધારે આવે બહુ ચીકાશ પડે ને ઓછી આવે ચાલો આગળ વાંચીએ કોઈ માણસ વઢવા આવે શબ્દો બોમ્બ ગોળા ગોળા જેવા આવતા હોય ત્યારે આપણે જાણવું કે અથડામણ ટાળવાની છે આપણા મન ઉપર અસર બિલકુલ હોય નહીં છતાં કંઈક અસર ઓચિંતી થઈ ત્યારે આપણે જાણીએ કે સામાના મનની અસર આપણા ઉપર પડી એટલે આપણે ખસી જવું આ એ બધી અથડામણો છે એ જેમ જેમ સમજતા જશો તેમ તેમ અથડામણને ટાળતા જશો અથડામણ ટાળે તેનાથી મોક્ષ થાય છે આ એક પછી આ નવી રીત બતાડે છે કોઈ માણસ વડવા આવે શબ્દો બોમ્બ ગોળા જેવા એના બોમ્બ ફોડે ને થાકું ફૂરચે ફૂરચા આવડી જાય તેવો આપણો આ અસરો એટલી બધી થાય તો કે એ એ અથડામણને ટાળવાની એટલે વાણીથી અથડામણ થાય એને ટાળવાની એટલે નહીં નવ કલમમાં બોલ્યા ને કઠોર ભાષા તંતિલી ભાષા બોલવી નથી અને કોઈ કઠોર ભાષા તંતિલી ભાષા બોલે તોય મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આવો પછી આગળ મન આપણા મન ઉપર બિલકુલ અસર હોય ને આપણે શાંતિ હોય અને સડન એકદમ કંઈ ભોગવટો ઊભો થયો મનમાં પછી આપણે કોઈ ઘરમાં મહેમાન આવ્યા કોઈ વ્યક્તિ આવી અને આપણને અસર ઊભી થાય તો કે એ આપણા સામાન્ય મનની અસર આપણા મન ઉપર પડે છે માટે આપણે આને અથડામણ ઓળખી જેવી કે આ અથડામણ ઊભી થઈ ધીમે ધીમે ટાળી દેવાની એટલે જેમ જેમ તમે સમજતા થશો દેહની અથડામણ વાણીની અથડામણ મનની અથડામણ તેમ તેમ અને ટાળતા જશો તેમ તેમ આપણો મોક્ષ થતો જશે કે છે પછી આ જગત અથડામણ જ છે સ્પંદન સ્વરૂપ છે માટે અથડામણ ટાળો અથડામણથી આ જગત ઊભું થયું છે એને ભગવાને વેરથી ઊભું થયું છે એમ કહ્યું છે દરેક માણસ અરે જીવ માત્ર વેર રાખે વધુ પડતું થયું કે વે રાખ્યા વગર રહે નહીં તે પછી સાપ હોય વીછી હોય બળદિયો હોય કે પાડો હોય ગમે તે હોય પણ વેર રાખે કારણ કે બધાનામાં આત્મા છે આત્મશક્તિ બધાનામાં સરખી છે કારણ આ પૂતગલની નબળાઈને લઈને સહન કરવું પડે છે પણ સહન કરતાની સાથે એ વેર રાખ્યા વગર રહે નહીં અને આવતી ભવ એ એનું વેર વાળે પાછું આ કીડી નહીં આવડી છંછેડી હોય ને એવું બચકું ભરે શરીર તૂટી જાય એની આંકડો છૂટે નહીં બચકાનો દરેક જેવું વેર બાંધે કે છે ઉદ્ગલની લબડાઈને લઈને સહન કરવું પડે છે એને મારીએ આને મજૂરો બિચારાને આપણે એ ગરીબી છે એ ઉદ્ગલની નબળાઈ છે ને મુશ્કેલી પડે તો આપણે એને દબડાવીએ કે આટલા ખોટા પૈસા લે છે નહીં આપવું અને આપણે કદાચ ના આપીએ અટકી જતા રહીએ ઓછા પૈસા આપીને જતા રહીએ પણ એ મનમાં વેર રાખી શકે છે અને વેર રાખે પછી આવતે ભવ વાળે કે છે અને આવતે ભવ પાછું આપણે આવવું નથી આ દુનિયામાં એટલે આપણે જાગૃત રોકે છે દરેક માણસ આમાં આ એડજસ્ટ એવરીવેરમાં આવે છે ને પાછળ કે છે દરેક માણસ સુખને ઈચ્છે છે અને એને તમે દુઃખ આપ્યું માટે વેર બાંધે છે કેવું કે એક્ઝેક્ટનેસ છે કાંઈ કોઈને સુખની અપેક્ષા છે એ સુખ મને કંઈક નહીં આ મજૂરી શું કામ કરે છે મને ચાલો પાંચ પચીસ રૂપિયા મળશે હું મારા ઘરનું ગુજરાન ચલાવીશ એની અપેક્ષા છે ને એમાં તમે એને દુઃખ આપ્યું પછી ગાળો ભાંડે અને વેર બાંધે એટલે આ વેર એના અથડામણને વેર શબ્દ વાપર્યો દાદા કે છે ભગવાન એને વેરથી ઊભું થયું છે એમ કહ્યું શબ્દો બોમ્બ ગોળા જેવા આવતા હોય ત્યારે અથડામણ ટાળવાની તમે સ્ટેપ્સ કહેશો પ્લીઝ એ શબ્દો બોમ્બગોળા જેવા આવે તો આપણે તો સમજવું જોઈએ કે ભાઈ એ બોલે છે તો હવામ બોલે છે મને આવું કેમ કહે છે મને કેમ સમજતો નથી પતન રીતે શું કામ મને ઊંધું એ આપણે માની બેઠીએ છીએ આપણે સમજવું કે એને ચંદુ જુદો શુદ્ધાત્મા જો ચંદુની રેકડ વાગે છે હવામાં ફેંકે છે શબ્દો એવું સમજી જ જવાનું એ પહેલાં પહેલું સ્ટેપ એ જ છે કે હા તમે જો જ્ઞાનથી જાઓ ને તો જ બધું બેસ્ટ સોલ્યુશન આવે કે શુદ્ધાત્મા જુદો ચંદુ જુદો ચંદુની ટેપ રેકોર્ડ વાગે છે હવામાં ઉડે છે અને આપણે અંદર ભોગવટ આવે ને પણ તમે ભોગવો છો ફાઇલ એને કહેવાનું તમે ભોગવો છો તમારી ભૂલ અને જમા કરો એ હંમેશા વાણી એ અહંકારનો હથિયાર છે અહંકાર એટલે શું ધારો કે કોઈનો અહંકાર હોય કે હું સાચો છું તો પછી એની વાણી જે નીકળે ને તો હું સાચો છું એનું રક્ષણ તરીકે નીકળતી હોય એ હા એના બચાવવાળી જ વાણી હોય ને આર્ગ્યુમેન્ટ કન્વે કન્વે એ કરવું કન્વે કરવું જુદું છે અને આ પ્રોટેક્શન કરે છે આર્ગ્યુમેન્ટ કરે છે હવે એ આર્ગ્યુમેન્ટની સામે આપણે આર્ગ્યુમેન્ટ કરીએ એટલે આપણે પાછો આપણો અંકાર ઊભો થયો અને આપણે આર્ગ્યુમેન્ટ કરીએ છીએ એટલે આપણે સમજી જવું પડે કે એ આર્ગ્યુમેન્ટ કરે છે એનું રક્ષણ કરે છે તો આપણે ધીમેથી છોડી દેવું પડે યુ આર કરેક્ટ ના વાઈફની વાતમાં ના કીધું તું સાવ સાચી છે અડધું તો હવા નીકળી જાય એકદમ ઝઘડાની અને આપણે સાચી છે ખોટી વાત છે ને વળી ખોટાને ખોટું કહેવું તો પડે જ એટલે સાચું ને ખોટું બીજાને દુઃખ થયું ને એ જ બધું ખોટું બીજાને દુઃખ ના થયું એ બધું સાચું આ રિલેટિવ સત્યને સમજો કે આપણે કોઈને દુઃખ આપવું નહીં એ જ ભૂલ કહેવાય આપણે એક વખત એડજસ્ટમેન્ટ લઈ લો એટલે ધારો કે ને હાથી મોક્ષ નાથી સંસાર હા તારી હા તો કે ભાઈ બરાબર તું જે કહે છે બરાબર છે સાથે એમ કહે તમે જે કહો છો મને જરા વિચારવાનો ટાઈમ આપો વિચારીને કહું તમને બાકી તમારી વાત સારી લાગે છે પણ મને થોડો ટાઈમ આપો એટલે વાત પૂરી થાય અને આક્ષેપ આપતો હોય કે તમે આવા છો તેવા છો જૂઠા છો તો આપણે મેં આપણે નોટિસ એ કરવાનું કે આ શબ્દો કેમ આવ્યા જેમ આપણે વાવમાં બોલીએ તું ચોર છે એટલે પેલી વાવ બોલે ને તું ચોર છે એ રીતે આ આક્ષેપો એટલે શું આપણા ગુનાના દંડરૂપે છે પૂર્વભવના ચોપડાના કે પાછલા ચોપડાના આપણને કંઈ પણ આક્ષેપ આવે છે તો આપણે મોકલેલું જ આવે છે એ કેવી રીતે દાખલો કહું એક ધારો કે કોઈ કે ને તમે ચોરી કરી આટલા ચોર છો તમે આવા છો પૈસા ખાઈ ગયા આપણને લાગે આપણે જિંદગીમાં પૈસા અડતા નથી ને આવું કેમ આક્ષેપ આવ્યો કે દુકાનમાં કામ કરતા હોય કે વસ્તુ ખોવાય તો આપણે માથે આવે તે ત્રણ મહિના પછી કહેશે ભાઈ આ તો બધું સ્ટોક મેળવતા જ જડ્યું કે ભાઈ ખરેખર ગયા નથી આ ભૂલ થઈ ગઈ તમારી પર ખોટો આપવા બોલાઈ ગયું તો પણ ત્રણ મહિના સુધી આપણી પર આક્ષેપનું ચાલ્યા કરે હવે ત્રણ મહિના કેમ ચાલ્યું તો આ બાજુ શું થયું પહેલાંના વખતમાં એટલે આ પૂર્વકાળમાં આપણે ભાવ બગડ્યો હોય ને કે આ વસ્તુ કોઈને ખબર નથી લાવ લઈ લઈએ ફક્ત ત્રણ જ મિનિટ ભાવ ચાલ્યો તો ત્રણ મહિનાનું આવે એનું ફળ આ તો એક્ઝામ્પલ કહીએ છીએ આપણે કે આવો ભાવ બગડ્યો હોય ને કે લઈ લેવાનો તો ચોરીનો આક્ષેપ આવે વિષયનો ભાવ બગડ્યો તો વ્યભિચારનો આક્ષેપ આવે અપમાન થાય છે તો માનનો ભાવ થયો તો અપમાનના માર પડે ધાર્યા કરવાનો આગ્રહ થાય ને તો બગાડ્યાના આક્ષેપ આવ્યા કરે કે આ બગાડે છે હું એ બોલો હા સંસાર બધું ભાવ બગડે છે ને તેના ફળ આક્ષેપ રૂપે આવે છે બોલો એટલે ઘણી બધી કોમ્પ્લિકેશન હોય છે પણ આ તો એક સિમ્પલ એક્ઝામ્પલ મૂકીએ છીએ કે આપણે કંઈ પણ વાણી આવીને એટલે આપણે ઓળખી જવું જોઈએ કે આ કેમ આવા શબ્દ આવે છે એમને એમ કોઈ બોલી શકતું જ નથી તમે લાગે એ ગાંડા મગજનો છે બોલે છે ના એ ગાંડા મગજનો આપણે જતા રહ્યા પછી બોલે બોલો કાં તો આપણે આવતા પહેલાં બોલી નાખ્યો એ પણ હા આપણે જતા હોય ત્યારે જ બરાબર બોલે જેમ તેમ શબ્દો ખરાબ બોલે ગળો ભાંડે એટલે આપણે સમજો ને કંઈક આપણો હિસાબ છે એટલે આ શબ્દોને તો બહુ રીતે ધીમે ધીમે બે રીતે પકડાય કે શુદ્ધાત્મા જુદો રેકર્ડ બોલે છે એક પકડવાનું અને બીજું કહે ને કે એ કે ને તમે નલાયક છો તો આપણે કહેવાનું ફાઇલ નોંધને કે તું નલાયક છે જો લાયક હોતા આવા શબ્દો મળે તને કે નલાયકી હશે તો જ આપણને આવ્યા ને શબ્દો એટલે આપણે મને કે છે એ જો પકડ્યું ને તો બહુ ભગવટ આવે શબ્દોને મોકલી દેવાનું જેની ટપાલ એને કહે તું વાંચ મારે શું લેવા દેવા આવું સમજીને જુદું વાતચીતના પ્રયોગથી જુદાપણું રહેશે અને એ શબ્દોની અસર આપણને નહીં અડે કારણ શબ્દો એ બુદ્ધિ પકડે છે મને આવું કીધું અહંકારને પછી પહોંચે છે અને એ જ જો આપણે કહે ને તને કહે છે એટલે બુદ્ધિને અહંકાર ખસી ગયા પ્રજ્ઞાશક્તિ હાજર રહી અને પછી એ શબ્દોને અસર નહીં અડે આપણને એટલે આપણે આ બહુ ઊંચામાં ઊંચું સોલ્યુશન છે કોણ બોલે છે એક જોવાનું અને કોને બોલે છે મને નહીં હું શુદ્ધ આત્મા છું તો જબરજસ્ત એ રાહત લાગશે આપણને અને પછી તો એ શબ્દ પ્રમાણે આપણે એડજસ્ટમેન્ટ લેતા વાર નહીં લાગે પણ અહંકાર પેલા જલી જાય છે બુદ્ધિ ટેક ઓવર કરી લે છે અહંકાર ને અસર પહોંચી જાય છે અને અસર એ ભોગવટો આવ્યો ને એટલે કેસ આખો પછી કોલેપ્સ થઈ જાય પછી આપણે એ સમજાય જ નહીં કે કેવી રીતે સોલ્યુશન લાવવું અને એ જ અથડામણ ટાળવાની વાત છે આમાં એટલે દાદા કહે છે ને સામો અથડાય અને પોતે ન અથડાય તો કોમન સેન્સ વધે આપણને કેવી રીતે સોલ્યુશન લાવવો આત્મશક્તિ પ્રગટ થાય કે કેવી રીતે એડજસ્ટમેન્ટ લેવા પણ એ ક્યારે બની શકે સામો ગાળો માંડે છે ત્યારે દાદાએ ના કીધું તમે અક્કલ વગર ના છો એવું અમને કહે તમે કહે તું જેને કહું છું ને અક્કલ વગરનું હું એને ઓળખું પહેલેથી તું મને નથી કહેતો આ પટેલને કહે છે એટલે આ રીત છે આખી કે ભાઈ તમે કહો છો આપણે કહે પટેલ આપણા ભૂલ હશે તો જ કહેતા હશે આપણે ઓછી હશે તો જ કહેતા હશે વાતે બરોબર જ છે એટલે પોતે અંદર વાત કરીને જુદું રાખે છે એ જુદું રાખે ને એટલે ઘા ના વાગે એ તો જો મને કીધું થયું ને પછી ગૂંચવાડ પછી ચક્કર આવીને પડશો અસર થઈ ગઈ પછી અથડામણમાં અથડાયા અથડાય એટલે આપણી કોમન સેન્સ આપણી આત્મશક્તિ બધી લીકેજ થઈ જાય ઘર્ષણમાં ધોઈ જાય પછી એટલે આ એક સહેલામાં સહેલો રસ્તો છે બે જ સામાને જુદો જોવાનો એની રેકડ વાગે છે એટલે એક્ઝિટ આવી રીતે ગોઠવાનો ચંદુ જુદો અને શુદ્ધાત્મા જુદો ચંદીની રેકડ વાગે છે એની રેકડ બોલશો ને તો આત્માને પહોંચી જશે પાછું મેં ગૂંચવાડો અને પછી એ રેકડ પ્રમાણે આપણે એને વાત કરતા જવાનું કે તમે આ તું આમ છે ને તેમ છે તો આપણે કે તું આવું છે ને તું તેવી છે ને કહો એની સાથે વાત કરો તો પછી ભાઈ આપણને અડશે નહીં ને તો બધો રસ્તો નીકળી જશે જ્ઞાનનો અને આ મનની અસરોમાં શું હોય છે આ વાણીની અસરની વાત કરી મનમાં પણ એક હોય છે એવું અમુક અમુક વ્યક્તિ માટે આપણને અભિપ્રાય પડેલા હોય એ દીઠો ને એટલે તરત મય થાય પેલો આવ્યો કે છે હવે એનાય મનમાં આપણી માટે ચાલતો અને આપણને એના મનમાં એની માટે ચાલતો બોલ મનમાં ભોળે કશું જ ના બોલે પણ સામ સામે હાજરીથી આમ તાપ લાગ્યા કરે ભોગવટ આવ્યા કરે હવે એ અથડામણ માનસિક હોય છે હાજરીની જ કશું મોઢે બોલતા જ નથી આમ જુએ ને પાછો આપણું ફોકસ કેમેરા એની પર જ હોય અને એનોય કેમેરાનું ફોકસ આપણી પર જ હોય જ્યાં આગા પાછા થઈએ ને અને આપણે પેલી વાર જમવા તો આપણી સામેના ટેબલ પર જ આવીને બેસે તું મારી સામે હવે જોઈએ ખરા કશું બોલીએ નહીં પણ એક્ઝેટ આવે હવે સંજોગ જ એને એવા મળે પણ છતાંય આપણને એ અસર ઇરિટેટ કર્યા કરે મૂળ શું કારણ તો કે આપણા મનમાં એ વ્યક્તિ માટે નેગેટિવ અભિપ્રાય છે આપણે અભિપ્રાયથી મુક્ત થઈ જઈએ તો આપણને અસર ના રહે પછી એ અભિપ્રાય ઓળખી જવા જોઈએ અભિપ્રાય અભિપ્રાય એટલે શું શુદ્ધાત્મા જોતા જોતા નથી નિર્દોષ જોતા નથી મારી માટે મારી સામે કેમ આવ્યો મને કેમ આમ સમજે છે મારી માટે કેમ એ આપણી જાત માટે પણ અભિપ્રાય પડેલા છે હું આવો છું નહીં મને શું કામ આવું માને એ સામ સામે અભિપ્રાયની અસરો પછી માનસિક ભોગવટા માનસિક અથડામણો ઊભી કરે છે એટલે આ બધી એટલે કે ને કે વાણીની અથડામણો પછી માનસિક અથડામણો અને આ શારીરિક અથડામણો મેં તમાચા માર દે ઝઘડા કર અથડાઈ જાય એ બધા વર્તનની અથડામણો બધી અથડામણો ટાળો કે છે પછી પેજ નંબર સિક્સ કોઈ માણસ બહુ બોલે તો એના એના ગમે એવા બોલથી આપણને અથડામણ ના થવી જોઈએ એ ધર્મ છે હા બોલ તો ગમે તેવા હોય એ કંઈ બોલે બોલે એ કંઈ બોલને એવી શરત હોય છે કે અથડામણ જ કરવી આ તો સવાર સુધી નીકળે શબ્દોનો કંઈ કાયદો છે કે અથડામણ કરવી જ એવું કંઈ શરત નથી શરત એટલે કન્ડિશન છે કે હું ગમે તેવું બોલું તારે મારી સાથે અથડાવવું જોઈએ એવો કાયદો નથી એને દાદા નથી કહેતા કે અમને હાવ કે તમે નલાયક છો તો કે હા અમે મોક્ષ માટે લાયક છે સંસાર તમે અક્કલ વગરના છો તો કે હા અમને પહેલેથી ઓછી જ હતી પછી કે તમે અકર્મી છો તો કે હા અમને કરમદા બંધા એવા જ છે એ ગમે તેવા વાંકા બોલે પણ આપણે અથડાવવું એવો કાયદો નથી એ અથડાવા આવ્યો છે ને હાઈવે પર ગાડીથી એકદમ રોંગ વેથી આવે તો આપણે બ્રેક મારીને ખસી જઈએ છીએ કેમ તો કે આપણે અથડામણ ટાળવી છે બોલની શબ્દોની એવી શરત હોતી નથી કે એ વાંકો બોલે તો આપણે વાંકું સામે જવાબ આપવો જ જોઈએ અથડામણ કરવી છે એવો કાયદો જ નથી કે છે એટલે આપણે શું શરત રાખવાની આપણે શું ગોઠવણી કરવાની એ ગમે તેવું આંકું બોલે કોઈ કઠોર ભાષા તંતિલી ભાષા બોલે તોય મારે મૃદુ રુજુ બોલવું છે આપણે વાંકો શબ્દ આ એક દારૂ પીધેલો માણસ હોય ને લવારો કરતો હોય એટલે આપણે શું કરીએ લવારો કરવા બેસીએ ને જોડે આપણે સમજીએ કે એને પીધેલું તો આ મોહરૂપી દારૂના માણસો છે માનરૂપી દારૂ હોય મોહરૂપી દારૂ હોય એને ધાર્યું કરવાનો દારૂ ચડી ગયો હોય કેફ તો પછી ગમે તેવો લો એને શું છે એની રમત છે એ વાંકા ચૂકા શબ્દો બોલીને આપણે જે આપણે આપણે કરવું હોય એ કરવા નથી દેવું એને ધાર્યું કરવું છે એટલે એવા ખરાબ શબ્દો બોલે ને તો આપણે પાછા ફરી જઈએ તો કે એ વખતે આપણે રી રિએક્ટ થઈ જઈએ છીએ તો એ રિએક્ટ થવું એ અથડામણમાં આવી ગયા કહેવાય એ વાકું બોલે છે અથડાવા માગે છે આપણી સાથે પણ આપણે છટકી જવા માગીએ છીએ એટલે દાદા કહે છે કે એ બોલને કંઈ એવી શરત હોય છે કે અથડામણ જ કરવી આ તો સવાર સુધી અથડામણ કરે એવા લોક છે ઓલો બાર બાર કલાકે રાત્રે શરૂ કર્યું ને સવાર સુધી ચલાવે પછી વાંચો પણ દીપકભાઈ આ તો ઉદય કર્મમાં આવે ત્યારે શરૂ બે માં ટકરાય ઉદય કર્મમાં આવે એટલે થાય ને એક જ સમય આપણે આપણે ટકરાય આપણી ભૂલ છે એ ટકરાય એનો ભરેલો માલ નીકળે છે ના એટલે ઉદય કર્મમાં આવે ત્યારે બને પણ પછી ચાવી આ બધી ચાવી ગોઠવવાની છે ને ચાવી ગોઠવવાની પછી રિયલાઇઝેશન પેલું તો બંનેની અથડામણમાં એના તરફથી હોય આપણા તરફથી ન હોવી જોઈએ આપણે અથડાવો નથી જ એવો નિશ્ચય હોવો જોઈએ આપણું જે થઈ જાય છે ને એ કચાશ છે આપણી નિર્બળતા છે નબળીઓ છે એટલે થવી થઈ જવી એ બની ગયું પછી આપણે પાછા ફરવું એ સેકન્ડ સ્ટેપ આવે છે પહેલા તો થવી જ ના જોઈએ ફર્સ્ટ સ્ટેપ તો આપણું એ છે એટલે પેલા નિશ્ચય કરવાનો પેલો નિશ્ચય કે આલો ફૂટવા દેવો જ નથી પછી છતાં ધક્કો વાગ્યો ને કંઈ સ્કોપ જ ના મળ્યો બચાવવાનો અને ફૂટી ગયો તો બન્યું એ વ્યવસ્થિત બરાબર પણ પછી તોય પણ પછી બીજી વખત ના ફૂટવા દેવાની બધી જાગૃતિ રાખવી જોઈએ એટલે પછી ત્યાં જાગૃતિ રાખવાની ત્યાં જાગૃતિ નેક્સ્ટ ટાઈમ ન થાય એનો નિશ્ચય કરવાનો કે ના ફરી અથડામણ થવા દેવી નથી જ અને થઈ ગઈ એના પ્રતિક્રમણ કરવાના અને બની શકે તો કોઈ વખત પહેલાંને મળી આવવાનો સાહેબ તમને માર આમાં આવે છે ક્યાંક કે બીજામાં કશે છે આપણને વાળી લેતા નથી આવડતો વાળી લેતા આવડવું જોઈએ કે તમારી ફટાકડો ફૂટી ગયો પછી કલાક પછી રિયલાઇઝ થયું કે ભૂલ તો આપણી જ કહેવાય જેમ તેમ બોલ્યા ખોટું કહેવાય ધીમેથી કહેવાય કે સવાર તમારા જોડે બહુ ખરાબ બોલાઈ ગયો મારી ખબર નહીં મારી શું બુદ્ધિ ઊંધી ચાલી કે તમને મેં ખરાબ શબ્દો કહી દે મને માફી માગું છું મને બહુ દુઃખ થયું પછી કે તમને કેમ આરથી આવું બોલાઈ ગયું તો એ છોડી દેશે આપણને તો વેર છૂટી જશે લાંબુ નહીં ચાલે બરાબર